એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો બેંગ્લોરમાં બેઠા બેઠા રાઘવ અને અનુશ્રીબા વાર્તા સાંભળે છે આવો આવો રાઘવભાઈ અનુશ્રીબા તમે તો બહુ દૂર બેઠા બેઠા વાર્તા સાંભળવા આવ્યા છો ને ભાઈ સાંભળો સાંભળો આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ આહા વંદના બેન શાંતુ ઇન્દુની વાર્તા છે ધ્યાનથી સાંભળજો અને વાર્તાનું નામ છે કીડી અને અબરખ અબરખ જોયું છે તમે તમારા મમ્મી પપ્પાને કહેજો તમને અબરખ બતાવે હા ચમકતું ચમકતું હોય તો વાર્તાનું નામ છે કીડી અને અબરખ એ ચાલો ચાલો આપણે બધા પ્રવાસ કરીએ ફરવા જઈએ એવું વિચારીને કીડીઓનું ટોળું તો નદીએ ઉપડ્યું કીડી બાયું તો પાણીમાં ધુબાકા મારે ને નાની બચુડી કીડીઓ કાંઠે છપછપિયા કરે અને પાણીની છોડો ઉડાડે ભાઈ કીડીઓ ચડીતી તોફાને બધી હો આ ફરવા ગઈ નદી કાંઠે ને તોફાને ચડી એમાં એક કીડી હતી લાલ ચટક એનું નામ ચટક પડી ગયું હતું હવે આ ચટકને તો કાંઠાની સુવાળી રેતીમાં રમવાની મજા પડી ગઈ ભાઈ એ તો સુંવાળી રેતીમાં ઉપર નીચે થાય ને આળોટે ઉપર નીચે થાય ને આળોટે એટલામાં એને રેતીમાંથી નાનકડું અબરખ મળી ગયું બોલો હા કીડી તો જોઈ રહી મનમાં બોલી જોતો ખરા કેવું મજાનું પડવાળું લીસું લીસું ને રંગબેરંગી છે કીડી તો એનાથી રમવા લાગી એક પાંચિકા જેવા કાંકરાના ટેકે અબરખને ગોઠવું અને પછી ચટક તો ચડી પાંચિકા ઉપર અને અબરખ પર આવીને લપસી નીચે લપસ્યાની જેમ એને તો લપસવાની મજા આવી ગઈ ભાઈ એ તો વારંવાર પાંચીકે ચડે ને અબરખ ઉપરથી લપસે એ તો બેનપણીઓને ભૂલી ગઈ એટલી મશગુલ થઈ ગઈ એટલી મશગુલ થઈ ગઈ એની બેનપણીઓ પણ નાહવામાં ને ખાવામાં એવી મશગુલ થઈ ગયેલી કે ચટકને ભૂલી ગઈ બોલો લો ચટક કીડી તો લપસતી જાય ને ગીત ગાતી જાય નામ તમારું શું છે નામ તમારું શું અહીં રેતીમાં પડ્યા પડ્યા તમે કરો છો શું અબ્રખે તો જવાબ આપ્યો નામ અમારું અબ્રખ તે સાંભળું શું રંગબેરંગી છું રે લઈ જા મને તું ચટક કીડી તો નાચવા લાગી નાચતા નાચતા થયું કે આહા હા હા આની ઝાંઝરી બનાવી હોય તો પગમાં કેવી ચમકે એને થયું કે બેનપણીઓને બતાવું કે જુઓ ખજાનો મળો ખજાનો ચટક તો બેનપણીઓને બોલાવા ગઈ અને જુએ તો બેનપણીઓ તો જતી રહી હતી કાંઠાની ભેખડોમાંથી અંધારું બાર નદીના પટમાં છાના પગે આવવા લાગ્યું હતું ચટક તો ડરી ગઈ બીની હવે કરવું શું એ પાછી અબરખ પાસે આવી પણ અબરખ દેખાતું નહોતું અંધારામાં હો પણ ચટક એમ હિંમત હારે નહીં હો ભાઈ એણે તો ફરી ગીત ગાયું રંગ તમારા ક્યાં ગયા રંગ તમારા ક્યાં અબરખ જવાબ આપો તમે છુપાયા ક્યાં અબરખ જવાબ આપો સૂરજ ડૂબતા રંગ ડૂબે ને તમે ભૂલ્યા દિશા સૂરજ ડૂબતા રંગ ડૂબે ને તમે ભૂલ્યા દિશા ધીરે આવો ચાલતા અમે છીએ ભાઈ લીસા <laughs> કીડી તો અબરખને શોધવા લાગી રેતીમાં ડગુ મગુ ચાલે ને વચ્ચે આવતા કાંકરા પર ચડે ને ઉતરે પાછી વિચારે બાપ રે કેટલા પહાડ ચડવા ને ઉતરવા હું તો થાકી ગઈ ચટકે તો તાણો ભેંકડો ત્યાં એને અવાજ સંભળાયો કીડી બાઈ કેમ રડો છો ચટક કે મારું અબરખ્યો ભાઈબંધ ખોવાઈ ગયો હે મારો ભાઈબંધ ખોવાઈ ગયો અરે કીડીબાઈ તમે મારા પર તો ઊભા છો જુઓ જુઓ નીચે જુઓ હું છું અબરખ કીડી તો ખુશ થઈ ગઈ અબરખને વાલી થવા લાગી આળોટવા લાગી ને અબરખને કહેવા લાગી અબરખ ભાઈ બેનપણીઓ તો જતી રહી મને એકલા બીક લાગે છે તમે મને મૂકવા આવશો મારા ઘરે અરે કીડી બેન હું તમને મૂકવા કેમ આવું મારે તમારા જેવા પગ થોડા છે તમે જ મને ખેંચી જાઓ જેમ સાકરના ગાંગડાને ખેંચો છો ને એમ કીડીએ તો આગલા બે પગ ઊંચા કર્યા અને અબરખને ટેકે ઉભેરી ઊભી રહી હો રાઘવભાઈ અબરખને પગ નથી ને પોતાને છે એવું સાંભળીને એ તો ફૂલાણી હા એ ફૂલાણી એટલે એની આંખ ફૂલીને મોટી થઈ એટલે એને મોટું અંધારું દેખાણું એ તો કૂતરું પૂંછડી દબાવીને ભાગે એમ ભાગી તે સીધી અબરખની નીચે ભરાઈ ગઈ અને અબરખ નીચેથી અંધારાને જોતી હતી ત્યાં એને વિચાર આવ્યો શું વિચાર આવ્યો અનુશ્રી એને વિચાર આવ્યો અરે હું અંધારાથી ડરી ગઈ આ અંધારાને તો એક ધક્કો મારું તો ભાગી ન જાય જાય જાય ભાગી જ જાય ને મારા ધક્કા પછી આ અંધારાની અહીં ઉભવાની તેવડ રહે કે એ ભાગે પૂંછડી દબાવીને ચટકે તો માથું ઊંચું કર્યું ને ગાય ઢીક મારતી હોય એમ હવામાં માથું વીંજ્યું ભાઈ બોલો લો અનુશ્રી બેન ત્યાં એવું થયું કે સૂરજનું પહેલું કિરણ ફૂટ્યું સાવ વાછો ઉજાસ થયો અજવાળું થયું કીડી તો ખુશ ખુશ તેણે પાછી ગાયની જેમ ઢીંક ઉલાડી જુએ તો અજવાળું થોડું વધારે વધ્યું હતું ચટક કીડી તો તાળી પાડવા લાગી ભાગ્યું રે ભાઈ ભાગ્યું પૂંછડી દબાવી અંધારું ભાગ્યું અબરખ પરથી લપસીને નીચે આવીને અબરખને કે કે ખાલી બે ઢીંક મારી અંધારાને ત્યાં તો જે ભાગ્યું જે ભાગ્યું કીડી ચટકતો ખડખડાટ હસતી હતી અબરક તો હજુ ઊંઘતું હતું કીડી કે અબરક ભાઈ હવે ઉઠો મેં અંધારાને ભગાડી દીધું છે તમે બીતા નહીં હો અબરક બગા ચુકાતું બોલું હું સૂરજ ઉપર આવે મને એના તાપથી નવડાવે પછી હું ઉઠું અને રંગબેરંગી ચમકું એટલામાં કીડીની નજર ઉગતા સૂરજ પર ગઈ આહા હા હા હા આ મોટો લાલ ચાંદલો મને મળે તો કેવું પગમાં ઝાંઝરી કપાળે ચાંદલો કીડી બાઈ નો વર બને ઝાડ પરનો વાંદરો તડકો ઉપર ચડીને અબરખને ચમકાવતું હતું હો ચટક કીડીને થયું કે ના ના આવા સુંદર ભાઈબંધના નાના ટુકડા કરીને જાંજરીમાં પરોવી પગમાં ન પહેરાયો એ તો પછી અબરખ પર ચડીને લપસવા લાગી સવારે બીજી કીડીઓ નદીએ નાહવા આવી એટલે એટલે અબરખે કહ્યું જાવ ચટક કીડી કીડીબાઈ જાવ આ બેનપણી હારે નદીએ નાવ ને ઘરે જાવ કીડી ચટક તો દોડતી દોડતી દોડતી દોડતી ભાગી બેનપણી પાસે અંધારાને મારેલી લાતની વાત કેવા <laughs> તો ભાઈ રાઘવભાઈ અનુશ્રી બેન આવી હતી આ કીડી અને અબરખની વાર્તા તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ હવે હાલા વાલા કરી જાઓ સપનામાં કીડી આવશે અબરખ આવશે સૂરજ દાદા આવશે આવજો